દાદા ઉજાડતા જગત પેલા જગ્યા નહીં બોલતો નાની માત્મા કોઈ ઉજાડતા કોઈ મહાન ઉજાડતા ચાલે ઉજાડતા ઉપયોગ ખરાબ થઈ ગયો પછી મિથ્યા પર ચલો ભટ ભટે ચડ્યો કડે ચડ્યો એ બધું મિથ્યા પર ફેલાવે ઘણી લોકો આ જ્ઞાન સત્ય વસ્તુ હોતી જ નથી સત આવી નાખી છે બીજી સત હોતી જ નથી બીજી સાપેક્ષ જાય છે બધું हो हाँ, तो गए सारा कुछ कर सकल सकल होल काल सकल सकल पुस्तक सकल की मजा आप दीजिए आप दीजिए समाधान समाधान और मान लीजिए कहीं तो તમે હવે અહીં પછી સત્સંગ ના બોલવાનું થયું વ્યવહાર નહીં બોલવાનું થયું વ્યવહાર નું પ્રારંભ થયું જે આ ગાડી ના બેઠું દાદાજી અમે કહો સત્સંગમાં શું બાબા બાબા એ રહે કેવું પડી મળતા બોલવાનું તમે તમને એવો રહે કેવું ને શું બાબા પુસ્તક જીવિત રાખવો દાતા હિમાલય સુધી મોટા બધા દાતા સુધી બધા મોટા થયા તો સારા દાવા થયું છે ને હવે આ તો સાંસ્કૃતિક વિજ્ઞાન છે કેટલાય કાયદા કરો આમ કરો થઈ ગયા આવી વિજ્ઞાન બધા કહે તો બહાર ના થયા કેવું વિજ્ઞાન છે જે ના થયું કાયદા કરીને અત્યાર સુધી લોકોને ડાયા કરવાનો રસ્તો હતો કાયદાથી જ લોકોને દાવા કરવાનો અત્યાર સુધીનો રસ્તો હતો એમ હા લોકોને તો બરોબર છે પણ આપણે તો મોક્ષ માગેલું લોકોને તો સંસારને ભટકવું છે એ કાયદો કાયદા કાયદાથી અથડામણ થાય ને થાય નથી બરોબર હું કાયદો ના હું તો કશું સહેજા છે સહેજ બને કરું ઔરંગાબાદમાં કહ્યું ને તો મોક્ષ છે તો કાયદો નથી કાયદો તો મોક્ષ નથી પરમ ગુણેથી મોક્ષ છે બાકી મારે બોલાવી રાખો પછી બોલાવી દૂધ બગાડ્યું મારે કૂતરો રાખો સારા ખરો હવે બાકી કેમ પણ સમજી ગયો તમે ત્યાં મેળ લેવાનો કાયદો એટલી ધીરજપૂર્વક આપણે ઉભા મૂકેલી છે અને ખરે આગળ દખલ કરવા તો રોજ અમે ગાળતા જ રહેવાનું પડે તમે ખબર રહ્યો છે ખબર પડી એટલે પોતાનું કામ છોડીને નીચે પડવું તમે લાકડી રાખો તમે તમે લાકડી રાખો ને બરાબર ચલો પણ કાલે ભણાય છે તું તું ચાલી કહું તમે થઈ ગયો હતો ત્યાં છો ના કોને કહેવાતા હતું કે અમુક જ માણસો પડે પડે કહેવાય બીજા આપણે સલાહ લેવી પડે હતી આજે આમ શક્તિ જ આવી નથી વિચારો તો પછી કરો મારું શું કર્યું મજબૂત થયા પછી તમે તમે મજબૂત થવાની બે કદાચ ઉભી આપણે ડફર ગયું કહ્યું કે મને ડફર ગયું હતું કરોડ રૂપિયા તો ના હું મારી બસો રૂપિયા તો આ વધી કરવું તમને કહ્યા બરાબર હાથે નથી વાંચો જ તમે છે તો તમને આ તો બધું હવે બધું લગતા છે હવે શિક્ષણ આવતા આવતા બધું બધું નામના માની ગયા પડે હું ચડાવી તો ચાલો સમજો પડી ગયું એમાં તમે જો બાજુ જો બાજુ ભલે થઈ ગયું તમારો તમારા આ થોડી એવી છે આ બધું છે નિકાલે અધિકાર સાચો અધિકાર નથી હોય તો એનો પાસ લે ખરા ખરી કરાવે એની પાસે બહુ અહંકાર વાળા ભેગાથી બધા મેં જવાબ કર્યા મારી પાસે બહુ આવેલું સરસ તમે કેવી હતા હે એમાં તો કોઈ નહીં હતા ના પહેલા તો બસ તમને એટલા જ આપો અમુક બે જણ બે બે પણ ના આપો ના આપો ચાલ ના ના જતા રહેતો સર હા હા રહેતો અમારે ઘરે એવું પવન બહાર તો બધું છે જુનાવટ પણ છે શું કેમ કે જુનાવટ છે ના કોઈ તું પામેલો છે તું બધી રીતે તું હા અહીંયા રંગ ભટક્યો સાત દિવસ થઈ નહીં મળે લાખો અવતાર જતા એટલે બહાર નીકળ સુધારી બહાર પડે ગોળીઓ આપી હતી મેં બધાને કહ્યું કોને આ પોતે સમજીને જ્ઞાન લીધું છે આ બધા પટાવી પટાવીને આ ભાઈ આપે આમ છે તેમ છે તેમ પટાવી પટાવીને જ્ઞાન આપ્યું વાતમાં આપણે જાણીએ છીએ ને કેમ વાત આમના વખતે કેવું છે બહુ જાળવી રહેવાનું કારણ કે શબ્દ કહો એનો અર્થ એટલે હું કશું બોલ ચાલવાનું નહીં વગર કામ કામ નથી પોતાની વાત પણ તમે અત્યારે ઘડી કરવાની અત્યારે તમારી અત્યારે બધી નકલ કરેલી છે કેવું છે અક્કલ કેવું છે બધું બરાબર અક્કલ નથી નકલ કરેલી એ પણ જે શીખ્યા તે ચોપડીને શીખ્યા વાતો એક જ તકો કરી હતી આ પોટલું હાથી પાછું એ પોટલામાંથી શું કઈ નીકળે છે ટાઈમ આવે છે તો સમજી લો આ બીજો ખરા પાછું સાહેબ ભાઈ અહંકાર મન શું કઈ છે માન બેઠેલા ને આટલા ખર્ચા ખાતા આટલા શબ્દો બોલેલો એટલું એટલું બધા પાછા પડે તો છે કે ઘરના ઘરમાં બધા શબ્દ બોલે ને બધા પાછા પડે તમારે શું રહેશે બરાબર શું બોલો નહીં બોલો તો સમાજ કેવું કશું હા પછી આપણે બધા બોલાય જ કેમ કરવું તમારે શું કહેશે એટલે આપણે ના કરવું પડે આપણે શબ્દ મોહન ભાઈ ના છે ઘરના ના છે એટલે પછી બોલાય જ કેમ કરવું અમે તો લખી થોડી નહીં બેઠા હું કશું પડવાનું જવાની માર્ગ નહીં કશું આવડે નહીં મળે નહીં કશું તમને અમારા મારા દેશમાં રહીએ અને આ ઘરે ગમરી શું અમે ઘણી કંપની જબર ખરાબ છે વૈભવ ઘણી તમને બોલો તો અમારો દેખાવ બધો લગે તમને શું કહ્યું દેખાવ વર્તન આ બાજુમાં હું કરીએ નહીં ત્યારે ફરા આપીએ બધાને તમને એક વિચાર છે સંજ્ઞા પૂછા છે સરિયા સરિયા સરિયા સરિયા છે સરિયા સરિયા એ તો ડિસ્ચાર્જ છે ડિસ્ચાર્જ તો તો શું મારું જીવન ચાલુ કરવું બહુ કામ છે. ખાલી જોવાનું શું કરે છે શું નહીં કરે છે કાપે રસી કરે છે શું નહીં કરે છે ખેતી શું કરે છે એ યોગ્ય કરે છે એટલે ફેરફાર થઈ ગયો બહુ આવે છે તો તારે શું કરે અમારા સમજ જોવા કરજો શું કરે હા એ જોવા જેવું શું છે સિદ્ધાર્થમાં જ્ઞાન આપ્યું કે તમને લખશું અને કહ્યું કે આજે આજે વ્યવસ્થિત ચલાવે છે જોયા કર બસ આટલું વિજ્ઞાન ભાગ્યું આ વ્યવસ્થિત જે ચલાવ્યા કરે છે કામ કે બાપુ એ તું જોયા કર એટલું જ કહ્યું નહીં કોઈ અમિતાભ નહીં થઈ ગયા તો કલાક આઠ આઠ કલાક હોય આત્મા ના પડેલા શું કહ્યું બધો વિકલ્પ પણ નક્કી કરી દઈએ રાખી શકાય પણ ના રાખી શકાય તેના માટે ના કરતા તમે નથી એવું ગમે તે મને કોઈ અમે તો આવે હા તો પકડ બહુ થઈ ગયા હમ? બહુ પણ આવે તો બાદ કરવાનું તો પણ આવે આત્માને ભાવ્ય કહે ભાવ્ય હા તો તો કલ્પિત થઈ ગયો મને વિચાર આવે છે એ ભાવ્ય થઈ ગયો અને વિચાર જીવાય છે એ બીજું છે આત્મા થઈ ગયો હા તો પોતાના સ્વરૂપમાં આવે વિચારથી જુદો જેવું મને તો સ્વરૂપમાં આવે પણ જયારે ભાવક ભાવ્ય કરી અને આત્માને પણ પોતાના ક્ષેત્રમાં લાવે છે આત્માને પણ ભાવ્ય છે એમ માનીને ભાવા એની પર ક્રિયા અધૂરી રહે છે માટે કલ્પનામાં પડે છે આત્મા ભાવ્ય થઈ જાય છે હા એટલે સંસાર જોડે હા આ સંસાર એના તો હવે બધા લોકો જાણે છે ખરા વિચાર નો કન્યાકાર હા એનો અભ્યાસ છે એનો અભ્યાસ થયેલો છે અને બીજું જ્ઞાન નથી તો જાગૃતિ તો ચાલી રહ્યા તમે એના હજાર વચ્ચે પણ એ બેમાં જાગૃતિ નથી એ ઘણું સત્ય છે હા તો જાગૃતિ આપણે આપીએ છીએ તો આ નથી પૂરી થાય તો બાળકો એટલા નથી કે ક્રોધો તો ક્રોધ કરાવનારા આ ક્રોધ કરાવનાર છે પછી ક્રોધ થાય છે ત્યારે આત્મા તો મને છે તે પછી એ હોય બધું કરે. પછી બધું બધું ક્રોધ હોય જ્ઞાન હોય જ્ઞાન હોય જ્ઞાન હોય બધું બહુ જાય આત્મચોટી કરતો નથી પણ એ પાસે જે ક્રોધ ભાવ છે ક્રોધનો જે ભાવ જે ડિસ્ચાર્જ રૂપે આવ્યો એ ક્રોધક ઉત્પન્ન કરે છે અને પછી પાછું એને કહે છે આત્મા એમ કે બચાવ કરે છે એટલે એની વંશાવળી ચાલુ રહે છે જેવું કરે ને તેની વંશાવળી ચાલે જ નહીં બચાવ કરે હા એટલે વંશાવળી ક્યાંથી ચાલે હવે આપણને સમજાય છે કે આગળ બધું એક જ કારખાનું છે લાલ પીળો ગુલાબ જ છે ગુલાબ જ છે કરતો નથી આપણે ખ્યાલ ના આવ્યું નાના ફગાણ પડે તો સુધારવા ન પડે અગર ના પડે ભરેલા પડે ગાંધા ન પડે ના પડે એટલું આપણે તો ભારતીય જોઈએ છે તમે કહો છો કે પેલા ખાધે આપતો મને કહ્યું ને મારવા ખાવા માટે જ લાગે ભોગવવાની રીતના ભેદ પેલો નર ગતિનું ભોગવે આ જાનર ગતિનું ભોગવે આ થતો અજાણ પણ ભોગવેલો પાપ અજાણ પણ ભોગવેલો તો શું કે બાબો ના મરી જાય તો રડે ખરો અને અઢાર ગમે હતો જાણી ત્રણ ત્રણ વખત આપીએ બહાર પાંચ વખત ભગવાન કોઈ દુઃખ દઈએ એ પાપ આપડા આમ સૂર્ય જતું હોય તો આપડા માથા એવું તો અને ત્રાસ પામે છે એ ત્રાસ પામે તેને કહ્યું પાપ તમારો એનું નામ જે ત્રાસ છે એને કઈ પણ સમજતા આપવી કઈ શાંતિ આપવી એમ શું હવે જે ત્રાસ નથી પામતા એવા જીવ હોય એને નિર્ણય તો બાકીને વધારીને શેકીને દહીં ખાવ જશે શું કહે જે ત્રાસ નથી પામતા આપણે ઘરને ઘરને દવા દવા માટે લાવે ઘરને ઘર ઘંટી જોઈને નાચી નાહા ના કરે તો આપણે ના કરાય છૂટી ગયા તે વખતે બોલવાનો ખબર થઈ જાય હા ઘરને છૂટી લે પછી તો બોલવા રહેતો જ છે ને ઘરને તો શું બોલવા માટે કોઈ નહીં, તો કોઈ નહીં. પછી મેં જીવ રહે ને કે છે. ના એવું બધું જીવ જ રહે હું જ્યાં સુધી ચાર વર્ષ સુધી ઊભા લાવે છે ને ત્યાં સુધી જેને ચાર વર્ષ જેને લાયક તમે કીધું ઉર્જા નથી તેને જે જીવને જેને જીવિત હતો કે આપણા લોકો શાસ્ત્રીભાઈ લખેલું કે યજ્ઞમાં ડાંગર વાપરજો તો ડાંગર પણ શાસ્ત્રકારે શું લખ્યું તો આજે લખ્યું શું લખ્યું શાસ્ત્રકારે લખ્યું એટલે બ્રાહ્મણો કપડા બકરો તો હવે આ અજર એવો ખરો અર્થ શું છે જે ડાંગર ફરી ઉગે નહીં એવી ડાંગર અમે નાખવાની અજન્મા જેને ઉગે નથી એવું છે અજર જે અમારા યજ્ઞમાં નાખવાનું સમજ્યું? એટલે આ બધું ન્યાય જગત ન્યાય છે ને. એટલે જો પેલાને પીધો દળો ખાવ હૈરાણ કરો ખાવ એ કેવું એટલું બધા ફર્સ્ટ ક્લાસ હોળી એવું બનાવો ને ગૌને હોળી થયું પાપા બાપા નથી બનાવતા ટીચર છે એમ કારણ કે એમને લોહી નથી જરૂર નથી તે માટે ખાવ છે ઠીક છે લોહી કરવા વાળી ચીજ ખાવી એ જરા સમજે છે જરા ખાય છે સમજણ ના ખાય છે પોતાનામાં જ લોહી છે એવું લોહી બીજાનામાં હોય લોહી પોતે ખાવું એ સમજણ ની પ્રકાશ કેમ છે તમે કેમ લાગે તો મુસલમાન મને આવે એટલે મળે તો પ્રેમ તો પોતે તમારી પાસે આવે તો ખરો. મને કહે છે, હું મોટા માણસો મોટા ફરક હોય તમને કોઈ ખરી નથી ના લાવે મન જેવું જેવું પડે કારણ ખોટું ખરું તમે ખોટું શા ના કરું તારા મારે ખાતા હતા હું તો કહું છું તો હું ખોટું કરું કરી કહું છું ભાઈ ખોટીમાં તારા ભાઈ ખોટીમાં જ હશે અને આપણા માલે પણ ઘરથી હોય છે એમને માટે થાય છે આવો હા ભાઈ બરોબર જવું બદલે ખોટું રહ્યું ગયું જોયું છે જોયું છે ત્યાં જાણજી આગળ ઓછા મોટા જીવ મળે એટલા માટે વાલ કરી કાઢે છે હા અને અક્કલ ના ક્ષેત્ર બધા સત્તરમાં જાણ થાય થાય વાલના જાણ થાય અને તારા આવે ખરો ના ખાવાનું બધાને કહ્યું સારું આવ્યું એવું ખાધું છે સારું સારું જે આવે એ થઈ જશે સારું લાગે તો ઓછું ખાજે સારું લાગે તો વધારે ખાજે વિચારવાળા શું હતું બીજી રીતે પૂરા કરવું બહુ આપણા આપણે બીજી રીતે બસ બુદ્ધિથી બુદ્ધિથી હલકા ઉપર મારે ઓછી બુદ્ધિ મારે મારે મારે બધા બુદ્ધિ વાળો ઓછી બુદ્ધિ વાળાને સહન કરાય નહીં આ ભગવાન કહે છે ભાઈ વધારે બુદ્ધિ હતો તારી પાસે પચાસ હજાર છે એની પાસે નાનો દીવો છે તો જે આ પાણી ભરવાના પૈસામાં ગુસ્સો કહે છે શું કહે છે આપણે રસ્તાને ચાલતો દીવો ના પડે પણ આપણે હાવા દીવો એટલે ભાઈ આવ્યો આવ્યો બા સાથે દીવા ભરવાના કોઈ ખરે ઠીક કરે બુદ્ધિથી મારું તેને ભયંકર એવા તેરા માર કરતા ના નથી તો જોઈને વધારે મારે એવા બધી સારી એમને આની એમને ખબર નથી ના કહીએ છીએ તારે ચર્ચા કે છે કે હા સારું બરોબર પણ તે જાય ને છૂટે છે જ છૂટે પછી તો છૂટાય હા ભાઈ રાજા જ નથી આપણે કહેતા એમ તો થઈ જાય બુદ્ધિ નહીં સમજણ બરાબર આપણે કહીએ કે ના આ આ મારું કેવું કહેવાય બહુ બધું કહેવાય પણ આપણે આવું થાય છે કે તમે આ આ ગયા પેલા દેશમાં ફરી આવે કાંઈ પછી શાંતિ થઈ જતી પેલો દેશ છે ને ત્યાં ફરી આવે જગતના માનસશાસ્ત્રીઓ માં કઈક રસ લેનારા માણસો ભ્રમણ માણસને સૌથી મોટું મન આપે છે આપે છે એ લોકો આવી અને એનો અભ્યાસ હિન્દુસ્તાનના આધ્યાત્મિક માણસોમાં તમામ વર્ષનો મહા અભ્યાસ અત્યારના વૈજ્ઞાનિકો એ રીતે રહેલા છે એ રીતેનો અભ્યાસ કરે છે મુંબઈમાં સારા સારા સાયકોલોજીસ્ટો એનો માણસોનો અભ્યાસ કરે છે હું તો તમે ગયા નહીં તો જૈનના મોટા મોટા આચાર્યનું નામ ભૂલી ગયો જૈનના મોટા મોટા આચાર્ય જૈનના એક મોટા મોટા આચાર્ય એકદમ ને કહેશે અને જ્ઞાનીનાથ ભગવાન અવતાર લેવાના જ્ઞાનીનાથ ભગવાનનો સંકલ્પ એનું પોતાનો સંકલ્પ રહેશે અને હજી એમ જ મદદ કરવા કરશે આ કરવા માટે કરવા દેતા તો જેથી બીજા તો હા હિન્દુસ્તાનની માટેનો હતો સારું પોતાનું બધું છોડી જ નથી તમે તો બધા પુસ્તકો નાના હતા મૂક્યા હતા ધર્મથી બાકાત કરે એટલે નહીં. તમે તમે ના ધર્મની લેવા દેવા જ નથી. ધર્મ તો આ એક ન હકીકત ના થાય જ્યાં આગળ એ બધું બધું એટલું જ. એ સહજ ભાવ થાય ત્યાં ધર્મ થાય. જ્ઞાન કે જ્યાં વળી બધી વ્યવસ્થાઓ છે જ્યાં નિર્દેશન છે ત્યાં ધર્મ નથી ધર્મ જ નહીં. સહજ ભાવ જેટલો હોય એટલો ખરો. સહજા ભોગ જે બન્યા ને, એ અનુસાર અમે સહજ ભાવ જોયો એક માણસ સમગ્ર ગામ સહજ ભાવ કહેવાય એ તમને સમજાય છે સહજ ભાવ વિશે ધ્યાન આપવું? નહીં તમે ત્યાં વિચારણથી દાખલા તરીકે કહો ને તો બેન એક્ઝેક્ટ સમજશે એમ કે સાયન્ટિફિક બેઠે છે પણ એક્ઝેક્ટ રમણ નથી ત્યાં તમે ગયા હોય તો દસ માણસો નતા ભણેલા પીપીએ પૂછેલા દસ માણસો ગ્રેજ્યુએટ થયેલા દસ માણસો નથી થયેલા દસ માણસો ગુજરાતી જ ભણેલા દસ માણસો ભણેલા જ દસ માણસ છોકરા દિવાળી હમણાં બે હમણાં ચાલીસ હમણાં છોકરાઓ લેવા દે હા આ મહાત્મા શિક્ષક નામનું શબ્દ એ બધા ભેગા થઈ જાય ને તો એ અભિનેતા અત્યારે એક મિનિટ છે અમે બધા બધા મેં દાદા દાદા કરી દીધો અને અમને પહોંચ્યા કે બધા બેસે અને ત્યાં ભણશે જ્યાં આગળ નાના બાળકો બેસી આ લાવડા બાળકો ને તો બેસી ત્યાં ભણશે હુએ બે હુએ ઘરે બેસે બેસે બેસા બેસે ભણેલા બેસે ત્યાં ભણશે કારણ કે અમારું મન જ કરેલા હોય તેવું જ રહી શકે છે એવું નથી તમારું મન જ કરેલા હોય તો પોતાનું રસ પહેલું રસ રસ કરી શકે કોઈનું મન ન કરેલું નહીં શું થયું સમજાયું? આ તો બધા મને રસ કરવાની વાત છે કે મને હજુ અમારું મન બારમાં વર્ષ રહેતું નથી એનું જ્ઞાન છે અમારું જે જ્ઞાન આપ્યું છે તમને વસંત કરવાનું તમને લોકોના મન લક્ષ શું કહ્યું તમારી વચ્ચે અત્યારે અત્યારે વિરોધ તમારી વચ્ચે નાખી દીધું હવે એને કહે છે કે હા અમારું મન અમારા વર્ષ વચ્ચે બીજાનું મન મન વચ્ચે તો શું પછી તરત નાખી દઈશ તમને કેટલા અંશે વચ્ચે અને મને તો આપણા આટલા મહાત્મા દરેક માણસને મન વચ્ચે ચોવીસે કલાક દાદા સિવાય અને હું કહું એટલું જ કર્યા કરે સ્ત્રીઓ સ્ત્રીઓ પુરુષો સ્ત્રીઓ વધારે છે મારા ના જીવોને બધા નાખા નહીં સમર્પણથી જીવોને વહેલું પહોંચી ગયો જીવોને મને રસ્તો બહુ સારું નથી ગુરુ રીતે સરળ હોય ને એ તે સાહજિક છે સાહજિક એટલે બહુ સહજ છે એ બહુ એટલે એ આ- એ આપણા જીવિતમાં આ બેના પાંચ પાંચ માસ બેનો મંદ પહોંચ્યા નથી તો એ જગ્યાએ તો કેમ બધી વાત કરે? આપણે લોકોને કેસ લોકોને ક્યાં આવે છે? કેસ લોકોને નથી આવતું એટલે કેવું પેટમાં આ રીતે પેટલું અગાઉ તકલીફ પડે આવે તમે થાય કે તમે જે કેસ મૂક્યો હવે એકલો ના થાય કે છે ટેસ્ટ મૂક્યો એટલા માટે કે આ તો બધા બને કે પોતા